વકીલ હંમેશા જે બોલે દરેક વેપારી એટલે બીજા દરેક જવાબદારી ના હોય અમુક લોકોના જવાબદારી ના હોય. કેટલાકના બિલકુલ જવાબદારી છે બોલે એ જવાબદારી કરે. કરે જ ને? રિસ્પોન્સિબલ અને વકીલ કોર્ટમાં બોલે તે હું કહું, જવાબદારી વાત તમે ફેંકે જ રાખો તે બસ એક પછી વાર નહીં કરાતા જો રેલવે ચાલી ગાડી ચાલે તેમાં એક વાક્ય જવાબદારી વાક્ય બોલવું હોય તો કોણ બધા અત્યારે જે વિચાર કરે ત્યાં જવાબદારી આ લગર વિચાર તું કેવી બોલો છો તે અને પછી તમે બધે ક્યારે ગયા પેલો પૂછે કે કેમ આમ બોલ્યા નથી તમારું નથી પૂછતું હું શું કરું જોઈ જોઈએ બહાર નીકળીને એમ નથી બોલ્યું તો બોલી ગયું બોલ્યો બીજો બોલ્યો બીજો એ નથી બોલ્યો તે ને લોકો માર નથી બોલ્યું તો બોલી જાય એની પાસે ટેપ જેવું કઈ હશે ને હા સમજાય મારી વાત બહુ ઊંડો ઉતર સમજાય સાયન્ટિસ્ટ ના એ અંદર જિજ્ઞાસા હોય તે હજુ કઈક પચાવી શકે જિજ્ઞાસા હોય એ સમજણ પચાવી જિજ્ઞાસા ને પોતે કઈ છે એ ભાન ઓછું હોય તો થાય જિજ્ઞાસ બહુ મોટું ભાન હું સાચું એટલે કેપ ચડેલો કેવું કેપ ચડે અને કેફી માણસ કશું દેખાય નહીં અને અમેરિક કેફી ને એક સંપૂર્ણ કેફી પડે છે ને બધા માલિક નહીં મનના માલિક માલિક નહીં છોડી વસ્તીના માલિક જ તે ત્યાં જ અમારો કેફ ગમે છે તારે બધું પૂછે સરદાર બધું પૂછાય અહીંયા આખા તમામ જાતના પ્રોબ્લેમ બધું પૂછાય અને ત્યારે તારે ચિંતાગણું જીવન જીવવું હોય તો આવજે તે લાઈફ બહુ સારી આ સંસારમાં સંસારમાં દરેક કાર્ય કરવામાં તો નથી પણ જે આ ઇગો ઇગોઝમ એમની કરો છો ને તે કાર્ય સર્વત સફળ થતો નથી જો એમાં અને અમે તમે ઇગોઇઝમ હું કરીએ ને પછી તો કાર્ય કેવો થાય કે આજુબાજુ વખત વખાણ કરે સુગંધી આવે આ તો સુગંધ જ નહીં આવે સુગંધ નથી ના પણ કેવી આવે ઇગોઇઝમ સાકરમાં ગયા ને જે ઊંચા ઊંચી કરી રહ્યા હોય અને રસપેટલી કરી હોય તે દાય કેવું થાય અનુભવ એટલે હું આજે ને રવિવાર પછી ધન્યા પછી કરું છું જગત પહેરાણું રાતે કોઈ ગાડી ઉભી ખવડાવી સાહેબ આપી દે ટિકિટ તો પાઉન્ડ આપું એટલે આપી દઉં તરત ભાઈ સ્વભંગ તું આપી દે કોઈ માટે તેમાં કોણ માટે છે કોનો ગુનો આ બેમાં લૂંટારો જે આપે તે હે જે આપે તે પૈસા આપી દે છે ગુનેગાર લેનારે નહીં લઈ જાય લૂંટી લઈ જાય લૂંટલા ગુનો નથી બે એનો ગુનો હે લૂંટના બેનો બંનેનો બંનેનો ગુનો બંનેનો ગુનો બીજાનો શું ગુનો પેલા બિચારા ગાડી લઈ જાય છે આપી દે એનો કયો ગુનો વિચાર નહીં કરે કે કયા માણસ નું આપું છું તો ગુનો એનો હા પણ લૂંટારો છે પેલો હા તે જે લૂંટે તેનો ગુનો હતો જે લૂંટે તેનો ગુનો જે લૂંટી લે તેનો ગુનો હા શીખેલા જાતે શીખેલા ના પણ આ ખરેખર ન્યાય છે લૂંટનારો ગુનેગાર છે Is it uh, right? Uh, right that uh, he is faulty? The robber is faulty? It is right he is faulty. Ke, who, who judged that? બરાબર છે ન્યાય છે કે કઈ ચોપડીમાં લખેલું છે મને ખબર નથી કઈ ચોપડીમાં છે શેના આધાર તું ધારો ન્યાય જેની કને કોમન સેન્સ હશે જે અન્ડરસ્ટેન્ડ કરી શકે તે તો જજાની પાસે કોમન સેન્સ હોય જે સમજી શકે એ આવો જસ્ટિસ આવો જ ન્યાય કરે કોમન સેન્સ હોય તો પૂછો તો મારા જ્યાં કઈ બુદ્ધિ ના હતી શું કરે મને ખબર નહી ખબર નથી મને તારી તારી આગળ ગાડી ગઈ બે જ મિનિટ તે કેમ ભેગો થઈ ગયો તું ભેગો થઈ ગયો એવું મને ખબર નથી કેમ એ પણ મને ખબર નથી એ પણ મને ખબર નથી તારી પાસે હજાર ડોલર લઈને આવી જાય ને તને મારીને ડોલર લઈને જતો રે તો પણ તારી સો ટકા ભૂલ છે તારી એ જયારે આ જ્ઞાન સમજાશે ત્યારે આ સંસાર થી મુક્તિ થશે કારણ પેલું જ્ઞાન તો ભ્રાંતિ જ્ઞાન છે પેલું કયું જ્ઞાન છે આખું જગત એ જાણે શું નો ન્યાય છે ભ્રાંતિ નો ન્યાય છે કેવો રહ્યું જયારે સાચો ન્યાય જાણ છે ભગવાન નો ન્યાય છે ત્યારે કશે જગત માં છે સાચો ન્યાય છે સારો ગુનો છે તું તું પકડાઈ ગયો આજે તારી જો ચાર મિનિટ ગયા ચારે રહી ગયા તું કેમ પકડી ગયો હિસાબ કેમ ચાર ભાગ્યા આવ્યો એમાં તમારો જ કઈ કશું કોઈ બંદૂક લઈને આવે સામો વ્યક્તિ બંદૂક લઈને આવે તો આપણા આપણી ભૂલ હા તારો હોય તો ભેગો થાય એ ભેગો કેમ થયો એ એ કોઈ કોર્ટ કોઈ સમજે નહીં એવું કોર્ટ એવું ના સમજે કોર્ટ કેવું ના સમજે કોર્ટમાં જઈએ તો કોર્ટ એવું ના સમજે કોર્ટ ને ના કોર્ટ ભ્રાંતિ ની છે એ ભ્રાંતિ જ્ઞાન ને જ મદદ કદાચ પણ એ તો એક્સેપ્ટ કરવું કોર્ટ એક્સેપ્ટ નહીં કરે ભગવાન ની કોર્ટ ની વાત કરું તને પણ આ તારા સંસાર થી દુઃખો ઓછા કરવા હોય દુઃખ ઓછા કરતા કરતા આ દુનિયા કરે આ દુનિયાની મુશ્કેલીઓ ઓછી કરવી હોય તો રસ્તો આ ચાલુ તો મુશ્કેલીઓ વધારી રહ્યો છે એક તો ગુનો તારો છે તેના બધું એને હમણ ગુનેગાર કરું છું આરોપ મૂકું છું બીજા ગુના ઉભા થાય છે અને ગુનામાં સપડાય તમે નહીં કહ્યું કે ઉધારી વાળાને ઉધારી માગવી જ નહીં આપે કહ્યું ને કે કોઈને કોઈને ઉધાર પૈસા આપ્યા હોય તે માગવા જ નહીં આ બધા બધા પૈસો જ જ નહીં જગત ન્યાય સ્વરૂપ છે ન્યાય કરેલું છે આ વગર અને જગત નો સેજે અન્યાય નથી હોતો એટલે જગત ની ઉપર થોડો ભગવાન ઉપર જગત નો અસુ ન્યાય છે બાકી આ અન્યાય છે તો બધું આ જગત માં તેનાથી દબલાયા કરે છે હા એ પેલો પકડાશે તાર ગુનેગાર કે તારી પાસે લઈ ગયું ને તાર જલેબી ને બધું ખાતર છે રડે તને ઉપાડી થઈ શાંતિ એટલે ભોગવ્યાની ભૂલ મેં લખી શું કહ્યું ભોગવ્યાની આ તું અત્યારે ભોગવું છું ભૂલ ભૂલતા રહી સાસુ નું બહુ હોય તેમાં સાસુ નું દુઃખ થયા ભૂલ તમારી આ જે તમે કહો છો તે આજની વર્ગમાં હેલ્પ નહીં કરે ને કારણ કે બધા જ આવું માને નહીં એટલે એટલે રિયલમાં આવું છે તમે આજે પાછો એ માને એ વર્ડ તમે આજે કહો છો વર્ડ નહીં માને એવું વર્ડ માને નહીં આપણે વર્ડ ને કેવું છે ક્યાં પેલો લઈ ગયો પણ આપણે વર્લ્ડ માં રહેવાનું છે એટલે એક્સેપ્ટ કરવું પડે નહીં વર્લ્ડ ના માને અને આપણે આ વર્લ્ડ માં રહેવાનું છે એટલે વર્લ્ડ જે માને તે આપણે એક્સેપ્ટ કરવું પડે ના એક્સેપ્ટ કરવું પડે નહીં તારે જો આ વર્લ્ડ ગમતું હોય તો એક્સેપ્ટ કરે અને આ વર્લ્ડ ના ગમતી હોય અને બીજી વર્લ્ડ માં જવું હોય એટલે જે જ્યાં સનાતન સુખ રહેતું હોય સનાતન સુખ રહેતું હોય તો ભગવાન ના ન્યાય ન્યાયાધીશ માં બેસ નહીં તો ગુજરાત ના ન્યાયાધીશ આ લોકો આ મિઝરેબલ લાઈફ માં તમારે રહેવું હોય તમારે જે કાલની વર્લ્ડ ખરી આજે હેલ્પ કરવાનું છે ના હેલ્પ નહીં અત્યારની <laughs> એટલે કે આવતીકાલે જે વર્લ્ડ છે એ અત્યારે હેલ્પ નહીં કરે આપ જે વાત કરો છો એટલે જે કાલની વર્લ્ડ છે એ વાત અત્યારે મૂકવાથી હેલ્પ નહીં કરે અત્યારે હેલ્પ કરે અને ભવિષ્યમાં હેલ્પ કરે બંને અને અત્યારે નુકસાન કરે અને ભવિષ્યમાં નુકસાન કરે બંને અત્યારે શું નુકસાન કરે હા એવો કરીએ એટલે આપડે કઈ હાઈવો કરો છે હવા ન પાછા ના આવે પણ હાઈવો ના થાય કે એટલે અમે તમને જ્ઞાન આપ્યું એમાં આવું બધું થાય ને તરત તમે સમજાય કે આ બરોબર કરેક્ટ છે વ્યવસ્થિત જ છે એટલે ફાયદો છે અમે ખાય નહીં નવો હિસાબ બંધાય નહીં નવો એનો પ્રકાર બંધાય એટલે નવું ફાયદા વાળું આ હું જે વાત પણ જગત માને નહીં તું કોઈ માટે વોટિંગ લો તો વોટિંગ તો મારું ત્યાં આવે વોટિંગ તો તારા પણ જે મેજોરિટી કે તે એક્સેપ્ટ કરવું પડે એમની સાથે રહેવું હોય તો કે જે મેજોરિટી કે એ આપણે એક્સેપ્ટ કરવું પડે ને જો એમની સાથે રહેવું હોય તો એ તો મેજોરિટી બન્યા એટલે આપણે એક્સેપ્ટ કરવું પડે પણ અંદરથી આપણે સમજવું જોઈએ કે આમ નથી આવું છે આદમી પડ્યા હોય તો દેખાવ પૂરતો કરીએ આપણે અંદર નથી સમજી લેવાનું બહાર થી તો એમ આપણે લખવા દઈએ પણ અંદર સમજવાનું નાટક કરીએ આપણે આનંદ તું મુંબઈ ગયો અને તારા ફ્રેન્ડ છે અને આખી ત્રણ ઉંમર છે તારા ફ્રેન્ડને તે સાડા અગિયાર વાગે તું ચાર પાંચ માસ લઈને ગયો છેવટે તે નક્કી કર્યું ભાઈ ચાલો હેડો તો ફ્રેન્ડ તો રાતે રહીશું અને સાડા અગિયાર વાગે પહોંચ્યા અને ત્યાં આગળ જઈને ત્યાં બૂમ પાડી ચંદુ લાવ એટલે કોણ છે તું હું સરસ છું એટલે એવું કહે બારણું ઘરે ને પછી શું કહે તને ખબર નહીં શું કે કેમ આવો તો કે ને કે ઘણા નહીં કે ખબર નહીં એવું થાય છે મને અનુભવ થઈ ગયા છે એવા અનુભવ ના બોલે બોલે ને <laughs> આજે તો આપડે એવું બધું થઈ ગયું બહુ પણ તને બોલાવે કે આવો બધા એવું કે કોઈ જગ્યાએ જોયું નહીં બોલાવતા ખરું ને એવું જોયું છે ને ભલે ને તે કે આવો બધા તમે બેહાડે આમ કપાસે બધા બેહાડે હાડા અગિયાર વાગ્યા હોય અને પછી થોડી વાર થાય એટલે શું કે ચા મોડે બોલે નહીં આમ કરે કરે થોડી થોડી થોડી થોડી <laughs> આપડે કઈ શું છે પણ પેપ્સી છે પેલો શું કે અત્યારે અને પેલું જે તને બોલાવે ને આવો બધાનો પણ અંદર ખાને મનમાં અત્યારે કઈ શું અત્યારે કઈ શું ત્યાં શું કરવું જોઈએ કે ખબર નહીં શું કરવું છે ખબર નથી શું કરવું જોઈએ ના અત્યારે તું તને બોલાવે છે મોડે કે આવો મનમાં શું કે છે મનમાં શું કરવું છે મને ખબર નહીં મને ખબર નથી અત્યારે કઈ બોલ એવું કરાય બોલાયા પછી હે તો પછી કેમ એવું કરતા લોકો આપણે ભાઈ વેલકમ કહીએ અને પછી આપણે મનમાં કઈક આશ્ચર્ય ક્યાંથી આવે એવું કરાય મનમાં એવું વિચાર એવું નહીં કરાય એવું ના કરાય છે છતાં એવું ના કરે પણ લોકો કરે છે આ પ્રાર્થ સારું આ પ્રાર્થ એમ પણ હટાવેલા એટલે પછી એને શું મારે કે શું બધી કરવું આવું થઈ જાય છે મારે ના તારું કોઈ કરીને લબાણ લઈને થઈ જાય પણ આપણે એમ કરવું હે કૃષ્ણ ભગવાન આવું ન કરવું જોઈએ છતાં કર્યું ભૂલ થઈ આવું નથી કરવું શું કરવું પછી આપણે એમને ના કરવી જોઈએ માફી માગી તારે બોસ ખરા કોઈ ખરા કેટલા બે બે શું નામ એલેસ્ટર એકનું નામ એલેસ્ટર એલેસ્ટર છે પછી ગ્રે બીજો ગ્રે હે બીજો છે ગ્રે નકર બે બોસ હા ફાધર ફાધર બોસ નહીં કામની મેં વાત કરી આ કામની વાત કરે છે એની ઓફિસની વાત કરી જનરલ આપણે બધા થઈને કેટલા નહીં ખબર નથી કેટલા બોક્સ છે મારી કને એ ખબર નહીં બીજા કેટલા છે લગન નહી કર્યું એને નથી કર્યું લગ્ન પછી બીજી બોસ આવશે જ્યાં જઈએ ત્યાં બોસ હકી ભગવાન એ બોસ ખરાબ ને ખરાબ ભગવાન તું માનો માનું હે કેટલા વર્ષથી માનું નાનો છે ત્યારથી માનું નાનો હતો ત્યારથી ક્યાં રહેતા હશે એ મને ખબર નથી ખબર નથી ખબર નથી કેટલી ઊંચે છે તો તને ખબર શું ભગવાન શબ્દ એટલું ખબર છે ભગવાન હેલ્પ કરે તમને ભગવાન હેલ્પ કરે તમને ભગવાન મદદ કરે શી બાબતમાં એ તો ચોર લોકો ભગવાન મદદ કરે છે ચોર લોકો ભગવાન પ્રેરણા કરે છે ભાઈ હા સૂર્ય ભગવાન પ્રેરણા કરે છે વસ્તુ મદદ કરે ઘણી વસ્તુમાં અને નુકસાન પણ ઘટાડે ખબર નથી મને કોણ નુકસાન કરે એ ખબર નથી મને બોસ ના હોય તેવડે આ દુનિયા કેવી મજા નહીં બોસ એકલો જ બસ હશે હું તો બધા વળતો જ નહીં બોસ છે એ મને વસ થઈ ગયેલા ભગવાન થી મારી બોસ છે એ તો મને વસ થઈ ગયેલા છે વસ એટલે પછી ઉપર વસ રહ્યા છે ને હું તો ખબર નહીં કેમ ખબર નથી કેમ જીવવાનું ના એવું તો ખબર ના હોય એવું હતું મેં વિચાર નથી કર્યો કેમ જીવવાનું મેં જે વિચાર નથી કર્યો કેમ જીવવાનું કરે તો શું આવે વિચાર ક્યાં જઈ રહ્યા છીએ આપણે વેર વી આર ગોઈંગ બધા જ કે તું પોતે ક્યાં જઈ રહ્યો છે ક્યાં છે મને ખબર ના નથી ખબર ખબર નથી તને બેટા ખબર છે કેમ આ કહીએ છીએ મારા શરીરને જરૂર પડે છે એટલે કહું છું મારા શરીરને જરૂર પડે છે એટલે કહું છું શું ફાયદો છે ફાયદો કે આ બોડી મેન્ટેન થઈ રહે બોડી મેન્ટેન થઈ બોડી મેન્ટેન મેન્ટેનન્સ માટે કારણ તો મેન્ટેનન્સ શેના માટે આ બોડીને લાઈફ મળે આમ બોડીને લાઈફ મળે તો ક્લાસ થઈ જાય હા હેલ્થ શેના માટે બોલે નેચર વસ્તુ છે કે બોડીને તમે ખાવાનું આપો એ મેન્ટેનન્સ એ તો બરાબર છે એટલે બોડીને તમે જિંદગી રહે માટે લાઈફ હોય એ તો ઘણા રીઝન હોય બધા લગ્ન ક્યાં હારું કરવા લગ્ન આપણે તમારો હું સવાલ બોલો તમારા હેપીનેસ માટે પોતાના આનંદ માટે હેપીનેસ માટે લગ્ન થી આનંદ કેટલા વર્ષ લગ્ન છે બસો ત્રણસો વર્ષ છે લગ્ન કેટલો કેટલો સમય ચાલે એમ લાંબુ તમારી લાઈફ હોય તો ચાલે એટલે આપણે જિંદગી હોય આયુષ્ય હોય ત્યાં સુધી બધા લિમિટેડ માં છે એટલે આપડે બેસવું પડે છે લિમિટેડ બધા લિમિટેડ માં છે એટલે આપણે પણ લિમિટેડ બેસવું પડે તો તમે રહી નહી શકો અને બધા કરે પણ આપણે ના કરીએ તો આપણે રહી ના શકીએ આજે તમને કોઈ એક્સેપ્ટ નહીં કરે ને નહીં તો કોઈ એક્સેપ્ટ ના કરે જેમ બેસી રહેવું પડે કોર્નરમાં આજે વર્ડ જે પ્રમાણે ચાલે તે પ્રમાણે તમારે ચાલવું પડે તમારે ચેન્જ થવું પડે કે તો તમે ચેન્જ ના થાવ ને તો તમે સર્વાઈવ નહીં થઈ શકો વર્ડ ચાલે એમ ચાલવું પડે અને ચેન્જ થવું પડે નહીં તો સર્વાઈવ ના થવાય કે સર્વાઈવ શું કરે છે એમ આપણે ખબર નહીં પડતી મને આજે શું વાત છે કઈ તારીખ છે મને ખબર નહીં હતી પણ આજે એટલે તમને એમાં હેપીનેસ મળે બીજાને વર્લ્ડ સાથે હેપીનેસ મળે બધાને બધા માણસો જુદા એક વસ્તુમાં બધાને હેપીનેસ નહીં મળે એને જુદી જુદી વસ્તુ જોઈએ એટલે બધાને એક વસ્તુમાં હેપીનેસ ના મળે બધાને જુદી જુદી વસ્તુ જોઈએ કોઈને આમાંથી આનંદ આવે કોઈને બીજામાંથી આવે અહીંથી કેમ લોકો જતા રહેતા છે લોકો એમ શું કારણ છે અહીંથી પાસ થઈ જાય છે દુનિયા છોડી જતા લંડન ઘણી આનંદ ના હોય એમાં છોડી દે ને એમાં આનંદ ના હોય એટલે છોડી દે બીજા જ પ્રોબ્લેમ હોય પણ બીજું કોઈ ફોર્સ કરતું હોય એમને જવાનું એટલે તમારે જવું પડે તમે રિઝિસ્ટ કરો તો તમારું આ બને તમારે પડે લોકો તો કરી આગળ ભરાવું મૂકે બફાયા કરે આનંદ વાત તો ક્યાં રહી ભરાયેલા ચક્કરિયાને આનંદ ખોરે બધા જ ખોરે અને જોઈએ આનંદ તો બધા જ શોધે અને શોધવું જ જોઈએ આનંદ બધા જ શોધે અને શોધવું જોઈએ બધા આનંદ જ શોધે અને શોધવું જ જોઈએ તેમાંથી પણ હોય તેમાંથી ને રસપૂતનો ભગવાન જરૂર નથી આપણે તો આનંદ ભોગવવાની જરૂર આનંદ ભોગવવાની ભગવાન માનો જ્ઞાન ભગવાન કઈ જરૂર નથી ભગવાન કરો ના કરો ભગવાન એવા નથી મનાવા નહીં નીકળ્યા એટલે વસ્તુ ભોગવ ભોગવો શું ઘણી વાર હોય પછી ના હોય પાછું હમણાં આપડે મજામાં છીએ પણ કોઈ બોલે એટલે આપડે પુસ્તક જે સુખ પ્રાપ્ત થયા પછી સુખ જાય નહીં એમ નામ ભગવાન શું કરે ના ચાલે તો સદાય આનંદ થઈ જાય લાઈફ ચાલે નહીં કાયમ નો આનંદ હોય તો લાઈફ ના ચાલે થોડું દુઃખ જોઈએ એ તો અપ એન્ડ ડાઉન આવે ને જાય છે પરમેનન્ટ નહીં ટેમ્પરરી જોઈએ એટલે હેલ્પફુલ છે હા ટાઈમ આનંદ નુકસાન કરે ને કામ હેપીનેસ હોય તો નુકસાન ખરું નુકસાન ખરું કે કાયમ હોય તો ચાલે નહીં દુઃખ હોવું જોઈએ ના ચાલે કે આ એક જાતિ સદવર કરી છે <laughs> દાદા ગમે ના ગમે તારો પોતાનો ના ગમે કરે તો ના ગમે પણ આપડે કહીએ એ ના ગમે શું કરે છે ના ગમે કોઈ વખત મજા આવે કોઈ વખત મજા આવે ગુસ્સો કરવાનો એટલે જરૂર ખરી એની ક્યારેક જરૂર ખરી કરવું પડે ફાળો રાખવો પડે ને વીકનેસ એ વીકનેસ ચાલી જાય ને તો તારા માટે લોકોને માંગ રહે આ તો માંગ જ ના રે ને ગુસ્સો કરે તો માંગ ના ગુસ્સો અરે બીજાને હેલ્પફુલ થઈ ગયો જરા વીકનેસ આ તો તારો નાનો ભાઈ વધે રહ્યા કરે આ બેન કેટલી ખરાબ છે ગુજરાત બચ્ચો કરે એટલે છોકરા બધા બધા સંસ્કાર ખોટા પડે છે બધા આ નબળે સંસ્કાર ખોટા ના પડે પડે હે પડે પછી ના હોવી જોઈએ હોવી નહીં જોઈએ હે ના હોવી જોઈએ એ જ અમે કહીએ છીએ બધું પછી તમારે પેલું સુખ જોઈતું હોય એ તો બધા એના એના અભાવ એમના નથી અભાવ આ લોકો દુઃખ છે ક્રોધ માન માં એ જ દુઃખ દુઃખ કરી જો અભાવ થઈ ગયો તો નગર શું કરશે આત્મા સનાતન સુખવાળો જેમાં સર્વાય સુખ ની બહાર ના જાય એટલે નબળો તો ના રહે છે નહીં ક્રોધ માન માં આવેલો ને આ વીકનેસ છે ક્રોધ માન માં આવેલો એ ના હોવી નહીં હોય છે ના હોવી તારે ગયું ખરી ક્રોધ ની લોભ હોવું લોભ ની જરૂર કે તો થોડો બે પૂરેપૂરો થોડો થોડો લોભ નો અર્થ જાણ છો લોભ એટલે આપણે તો આ કોટા બની ગયો પણ બીજા ના કોટા નું મારે ભાગે આવી જાય બધું બાર જોઈએ જોઈએ જોઈએ કોટા આપણી પાસે આવે જોઈએ એટલે જો ક્રોધ ગમતો કરી નાખવો પડે ક્રોધ તો જોઈએ જ ઇગોઇઝમ હું સ્મિતા છું એ દીકરો છે તારું નામ સ્મિતા છે હું ખરેખર સ્મિતા છું એ ગયો છે તું ખરેખર જાણતી નથી પોતાની જાતને એટલે તું ખરેખર હું સ્મિતા છે એ ગયો છે તારું નામ સ્મિતા છે એ ગયો નથી તું ખરેખર શું શું છું એ જાણતી નહીં હોવાથી તું ખરેખર સ્મિતા છું એ બોલ છું તે નહીં ગયો તારે કાઢવા જઈ ગયો છે હું તો કઉ છું કે મારામાં ઇગોઇઝમ નથી હું તો એવું કઉ છું કે મારામાં ઇગોઇઝમ નથી એ તો હમણાં બોલે છે આપડે ટેસ્ટ કરે તારે ખબર પડે ટેસ્ટી મૂકે ને આપડે આ થર્મોમીટર મૂકે ખબર પડી જાય કે કેટલો ઈગો છે તને લાગે છે ઇગોઇઝમ નથી એનાનું ઇગોઇઝમ છે છે કઈ પર વિશ્વાસ કરો તને બેબી આને ઇગોઇઝમ કરો કરો થોડુંક આ બે જણ આ મને પૂછ્યું નહીં ક્યાંક નહીં ઈગો છે કે નહીં ઈગો છે કે નહીં કે હમણાં અમને ન પૂછો હા છોકરાને પૂછો અમને પૂછો અમને જરા પૂછો કે છે કે નહીં ભાઈ કહી દે <laughs> તારે કરીએ <laughs> તો આપણું જાય ખબર કે હું તારું એમને કહ્યું કે એક કલાક આપણે બેસીશું કામ છે બીજું કામ છે તો પછી આ પેટ્રોલ પેટ્રોલ એમને માં થઈ આપણે ઘરનું આપણા ઘરનું ઘરનું ઘરનું પેટ્રોલ પેટ્રોલ ઘરનું પેલા લોકો તો ભાડે આપે છે ને મશીનો એ તો પેટ્રોલ ખર્ચ એમને માથે નાખે અને આ તો જોઈએ પેટ્રોલ પેટ્રોલ અમારે મશીન ગાન શિયાળ કહેવાય ને હાથ છ પાવડા છે એક મશીન ભાડે આવી ગયું પેટ્રોલ આવે લોકોને સુખદાયી થઈ પડી એવો માર્ગ હોવો જોઈએ લોકોને હેલ્પ ક્યારે થાય એ પોતાની જાતને હેલ્પફુલ થયેલો હોય બીજાને બીજાને હેલ્પફુલ પોતાને બેકગ્રાઉન્ડ થયેલું છે એ બીજાને શું હેલ્પ ઓગણીસ આઠ ચોરાસી સાંજે નંબર આજ તો પણ દૂર છે ને બહુ ખરો પણ એ તો બહુ દૂર છે કેટલાક ટેકા છે એક એક આપડે તો નિરાધાર હોય તેને આધાર જોઈએ બેન કે છે મારે તો ભક્તિ જોઈએ છે બસ હા એ તને આપી પછી આધાર બાધાર લોકોને આધાર કઈ બધી પોસાય છે આધાર અડધો સુધી પહોંચે પછી અટકી જાય અને તે પાછા ખરેખર તો આધાર અડધો સુધી આપણી ડિલીટમાં જાય છે પણ કોના મળે આ આધાર કાર્ડ કરે આ તો કાંઈ ક્યારે એને આવી ના રહેજો નહીં તો આપણે કે આધાર જેના આધારે જીવે એને શું મજા આવે એટલે આધાર કરે છોડી દેવાનું ક્યાં સુધી આધાર પણ જ્યાં સુધી દાદા માથે સિંગ ધણી નો આધાર ના હોય ત્યાં સુધી બીજા બધા આધાર રહેવાના એટલે એવો આધાર મળે તો બીજા છૂટે દાદા આધાર જેના આધાર હશે ને તેના આધાર રાઈટ આધાર દીધી હતા શરીર આધાર આધારી જીવન જીવવાનું છે આધાર શોધી આપો હવે કર્યા એમ કર્યા લાગો મોટી લઈને આવેલા છે ને લાગો મોટી લઈને આવેલા છે ને મુદત થઈ નથી ઘણું છું ઘણી દિવસ શું ગણું છું બોલે પછી લાવીએ ને પછી આખા શરીર મારી વાગે તો શું મારી વાગે વગર પટ્ટી માથે રાખી છે આપણે અત્યારે આત્મા ખરો અત્યારે આત્મા ખરો નહીં એ જતો કેમ જતો હતો છે ત્યારે ઝઘડા થતા નહીં સારી <laughs> ગઈ કેમ જતો રહેતો છે એક્સટેન્શન નહીં લીધું હોય પાર્લામેન્ટમાં એક્સટેન્શન આપણે કહ્યું બધું બધું દર્શન કરાવી લેવું ને એક્સટેન્શન કરાવ્યું કરાવું છે એ તો જે બનવાનું છે જે બનવાનું છે એ જ બનવાનું છે તો પછી જતી વખતે સીટું લઈ જવું જોઈએ કઈ નહીં ના આ બધી વસ્તુ પહોંચી ડ્રાફ્ટ પ્રાપ્ત કરાવી જોઈએ ને કરાવી લેવું શું કહે જોડે શું લઈ જવાનું મને કે ને મારે જવાનો વખત તો છે ને કઈ નહીં રહી જાય કેમ નહીં જાય તો શું આપડે રસ્તામાં હોટેલમાં હોટેલ બધા આપવા જોઈએ નથી પણ કઈ જાય છે પછી અહીંથી જાય છે આત્મા તપાસ તો કરે એ તપાસ કરે આ બધા ધંધા કરી એ તપાસ કરી જાય ને બાપ ગયા ત્યાં જાય ને પોતાના મા બાપ ગયા ત્યાં જાય ને ત્યાં ભેગા થઈ જાય પછી કોણ ચલાવે છે આ બધું કારભાર કોનો છે મેનેજમેન્ટ કરી જાય બધી મોટા મોટા હેડ ના હોય પ્રાઇમ મિનિસ્ટર ને પ્રાઇમ મિનિસ્ટર ને બધાની પ્રાઇમ મિનિસ્ટર ને બધાની કોની પણ મેનેજમેન્ટ પ્રાઇમ મિનિસ્ટર નું સાથી પૂછવું પડે મિત મેનેજમેન્ટ કરી જાય આયુર્વેદ ચાલે જ પાંત્રીસ વર્ષના માણસ ને હાથ હાથ ફેલ થઈ જાય એ કઈ મેનેજમેન્ટ કહેવાય ને અત્યારે કઈ ઘર ખાલી કરવાના અધિકાર છે મિસ મેનેજમેન્ટ નથી લાગતું આપણે ના કહેવાય મિસ મેનેજમેન્ટ કહેવાય ને આપણે We should change the management because it is all mismanagement. Everybody's worried. Yeah. So, uh, to find that it is mismanagement, happy is the result. That's true. Happiness always. એમ કહે છે કે હેપીનેસ થવું જોઈએ પર્સનલી હેપીનેસ થવું જોઈએ એમ બધાને હેપીનેસ થવું જોઈએ પણ શું કહે છે નથી હમ નથી કોઈ જોયું નથી હેપીનેસ જોયેલું છે જઈએ ત્યારે લાગે લગ્નમાં જઈએ પાર્ટીમાં જઈએ તો રોજ નહીં રોજ બધું લાવતા <laughs> ચિકન પૂરી ને બધું હોય ત્યારે નહીં રોજ રોજ પાર્ટી હોય તો કોઈ રોજ રોજ પાર્ટી હોય તો કે તો પેડપ થઈ જવાય તો મારે કઈ કારણ શું છે એની પાસે લોકો કહે લગ્ન કરીએ તો સુખ છે પછી કંટાળો હરવણ વાળા કરે પછી મેરી લાઈફ સારી છે ને મેરી લાઈફ સારી છે ને ખબર નથી કે આ તો અનુભવ જશે તારે ખબર પડશે એક્સપ્લેન કર્યા પછી આપણે ખબર પડશે કોઈ સંચાલન કરનારો હશે કે આ બધા One who is traveling through this universe. Is there anybody? Any marriage? Yes, I saw here. Yes, I saw here. દરિયો શકે ભગવાન એમ કેવું ક્યારે મુકામ મુકામ ક્યાં આવે કોઈ જાણતું નથી કે શું એટલે વેસમાં રહેતો વેસમાં વેડ વિસ્ટન વેધર વેસ્ટર્ન છે વેસ્ટર્ન વેસ્ટર્ન છે કે વેસ્ટર્ન છે Everywhere. Everywhere. Everywhere. Everywhere. તો સંદાસ કેવા બાજુ Where one will build toilet when he is everywhere. You say no, God is everywhere. So he is asking you, then where will you build a toilet? There is no space, no room for it. હમ, બેનભાઈ, જરૂરી હોય તો પછી મંદિરમાં જાય, મંદિર ક્યાં આવે બધું ક્યાં છે Now, what do you think? What do you think? Where he will? Where he will? મંદિરમાં મંદિરોમાં મંદિરમાં તો મુસલમાન મૂર્તિ તોડતી ના જ ન કરે મૂર્તિ